શ્રી કૃષ્ણ જગત ગુરુ છે કૃષ્ણમ વંદે જગત ગુરુ શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવું સહેલું નથી બહુ કઠણ છે કદાચ કોઈ હાથથી વંદન કરે મસ્તકથી વંદન કરે છે હૃદયથી વંદન કરતો નથી વંદન એ હૃદયનો ભાવ છે હૃદય નમતું નથી અંદર અભિમાન ભરેલો છે અંદર વાસનાઓ ભરેલી હૃદય પથ્થર છે છે મેં બહુ પાપ કર્યું છે પાપનું સ્મરણ પુણ્યને ભૂલી જાઓ તમારા હાથે કોઈ સારું કામ થયું હોય એ કોઈ દિવસ યાદ ન કરો તમે કોઈ પણ સત્કર્મ કરો ત્યારે સમાપ્તિમાં એક સંકલ્પ કરવો પડે છે અને કર્મણા ભગવાન પરમેશ્વર તમારાથી કોઈ સારું કામ થયું હોય એ તમે યાદ રાખશો તો પછી કોઈને કહેવાનું મન થશે કેટલાક લોકો એવા હોય છે યાત્રા કરીને આવ્યા પછી જેને યાત્રા કરી નથી એની સાથે વાતો કરે તમે કાશી ગયા નથી અમે તો જઈ આવ્યા જ્યાં નવરુદ્ર કર્યો હતો જે કઈ કર્યું હતું તે બોલશે પુણ્યને ભૂલી જાઓ પુણ્ય પ્રગટ કરવાથી પુણ્ય નો નાશ થાય છે અને પાપને પ્રગટ કરવાથી का विचार करो મારી પાસે આવો હું તમને પવિત્ર કરીશ દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પર બહાર આવ્યા નથી એવા સંધિકાળમાં સ્નાન કરે એ માનવી સ્નાન અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય ભાગવત ની કથામાં તો અહીંયા બધા ઋષિઓ જ આવીને બેઠા છે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી અને કોઈ રાક્ષસ જેવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આ ઋષિઓની કથા છે સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે તે રાક્ષસ છે શું નારાયણ નું અનાદર ન કરો સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ વિશિષ્ટ બને ત્યારે જ પરમાત્માની પૂજા થાય માની પૂજા કરવાની બહુ જરૂર છે માને બહુ જલ્દી ગયા જરૂરો એ કૃષ્ણ ભગવાન વગર ભાગ્યા છે ભગવાન એવા ઉદાર છે નાસ્તિક ને પણ સુખ આપે છે જગતમાં કેટલાક જીવ એવા છે કે અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી ભગવાન કે છે હું તને માનું છું ભગવાન પ્રકાશ આપે છે પવન આપે છે ભગવાન તો નાસ્તિક ને પણ સુખ આપે છે તમને પણ સુખ આપશે જે સુખ ની બહુ જરૂર છે સુખ ભગવાન બધાને આપે ભોગ અને મોક્ષ નારાયણ આપે આરંભમાં ભગવાન લૌકિક સુખ આપે છે સુખમાં જે અતિશય ભક્તિ કરે છે ભગવાન એના મનને ખેંચી લે છે અને સંસારનું સુખ ભોગવીને કોને શાંતિ મળી છે ભગવાન જેના મનનું ઈશાને ભૂલી જાઓ છ સાત કલાક નિદ્રામાં જાય કોઈ વાંધો નિદ્રાની જરૂર છે નિદ્રામાં થાક ઉતરે છે નિદ્રામાં નવી શક્તિ આવે છે છ કલાક નિદ્રામાં સાત આઠ કલાક પ્રવૃત્તિ પૈસા માટે કરો પાંચ કલાક શરીરને આચવવી તમારી ફરજ બજાવો કુટુંબનું ભરણ પોષણ પ્રારબ્ધાનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે એ પ્રભુની આજ્ઞા સમજીને કર વ્યવહાર એકદમ છોડવો નહીં કેટલાક એકનો વ્યવહાર છોડે છે બીજા સાથે વ્યવહાર કરે છે અનુસાર જે વ્યવહાર પ્રાપ્ત થયો છે ચાર પાંચ કલાક પ્રભુની આજ્ઞા સમજીને વિવેકથી કરો વધારે નહીં તો ચોવીસ કલાકમાં ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે પરમાત્મા તમારી સંપત્તિ માંગતા નથી ભગવાન તમારી પાસે સમય કેટલાક લોકો મંદિરમાં જઈને ભગવાનને પાંચસો રૂપિયા આપીને સમજાવી દે છે પૈસા આપે છે થી તમે કોઈ ગરીબ ને રાજી કરી શકશો પૈસા પૈસાથી પરમાત્માને કોઈ રાજી કરી શક્યો નથી પરમાત્મા તમારો પૈસો માંગે લાખ બે લાખ રૂપિયા ભગવાનને આપી દે ભગવાનને મારા ઘરમાં પહેરી બે લાખ રૂપિયા પૈસાથી કોઈને પરમાત્મા મળ્યા નથી ભક્તિમાં પૈસો ગૌણ છે પ્રાચીન કાળમાં જેટલા સાધુ સંતો થયા છે ઘણા ભાગે બધા જ સંતો ગરીબ હતા શ્રીમાન સંતો બહુ જ ઓછા છે ભક્તિમાં ધન ગૌણ પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી પરમાત્મા તમારી પાસે સમય માંગે ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાકનો સમય ભગવાનના માટે એક કલાક પ્રેમથી પૂજા કરો પૂજા કરવાની બહુ જરૂર છે જે પ્રેમથી પૂજા કરે છે એના ઉપર ભગવાનની નજર પડે પ્રેમથી એક કલાક પૂજા કરો એક કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાચન કરો થોડું વાંચો અને એનો વિચાર વધારે સમય કરો શું વાંચો કેટલાક લોકો આખો છો પુસ્તકો જ બહુ વાંચે એ સારું નથી થોડું વાંચો અને પુસ્તક બંધ કરો મેં શું વાંચ્યું મારા માટે શું મળ્યું એક કલાક પૂજા કરો એક કલાકનો સમય ભગવાનના માટે રાખો શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને નારાયણ પ્રવૃત્તિ ધર્મ એવું લખ્યું છે જે અહીંનું બાળે છે એને ભગવાનનું મંદિર બાળવા જેવું પાપ કરે તમારા હૃદયમાં નારાયણ છે ગમે તે થાય હૈયું બાળશો નહીં સહન તમે બહુ સુખી થશો આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી અને તેથી દુઃખ વધ્યું છે પ્રાચીન કાળના લોકો બહુ સહન કરતા અને તેથી એમના મન ઉપર ની અસર બહુ થતી નહોતી સહન શક્તિ વધારે આજકાલ લોકોને સહન થતું છોકરાઓને શિખામણ આપવા માટે માતા પિતા કદાચ બે કડવા શબ્દો કે તો આજકાલના છોકરાઓને પણ સહન થતું પ્રાચીન કાળમાં તો છોકરાઓને મા બાપની ભીખ લાગતી હતી હવે તો બધું જ બદલાયું તે આજકાલના મા બાપોને છોકરાઓની ભીખ લાગે છે છોકરાઓ કઈ કરી બેસે તો શું થાય સહન થતું લોકોને શિખામણ આપવા માટે સાસુજી બે કડવા શબ્દો કદાચ બોલે તો બહુ એવું બાળે અને પછી ધણીને સમજાવે છે તમારી માં બહુ ખરાબ છે મને આજે આવું કહ્યું તમારી બદલી કે મુંબઈ થતી હોય તો આપણે કોઈ જણા જઈને રહીશ અલગથી કરતા હસવા માટે નહીં સાવધાન થવા સહન કરો તમારા માતા પિતા તમારા વડીલો તમારા માટે બે કડવા શબ્દો બોલે તમે સહન કરશો તો તમે બહુ સુખી થશો સહન કરનારના પક્ષમાં ભગવાન રહે છે સહન તો બધા જ કરે છે મનને શાંત રાખીને સહન પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી આજે મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે ભગવાનની ઈચ્છામાં તો ઈચ્છા મેળવી દેજો તમને બહુ શાંતિ મળશે માનવને શાંતિ મળતી નથી એનું એક કારણ છે ભગવાનની ઈચ્છા ને માનવની ઈચ્છા જુદી હોય છે તેથી મને શાંત થાય છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાનના આધીન થઈને રહેવું એને ભક્તિ કે છે મારી ઈચ્છા અનુસાર ભગવાન કરે એવી અપેક્ષા રાખશો નહીં ની ઈચ્છા અનુસાર હું કામ કરું કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે પણ એમની ઈચ્છા અનુસાર ન થાય તો પછી ને પણ સંભળાવે ચાર કલાક હું તમારી પૂજા કરું બીજા લોકો તો કશું કરતા નથી એ સુખી છે અને તમને મારી દયા આવતી નથી ભગવાન કીધે ચાર કલાક તું મારી ભક્તિ કરે તો હું તારો નોકર થઈ ગયો ભક્તિનો અર્થ એ છે ભગવાનમાં આધીન થઈને રહેવું એને ભક્તિ કે મારા ભગવાનને જે ગમે એ મને ગમે છે મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા છે ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા એક હોય તો ભક્તિનો આનંદ મળશે તમારી ઈચ્છા અને ભગવાનની ઈચ્છા ભિન્ન હશે તો ભક્તિમાં વિઘ્ન આવશે ભગવાનની ઈચ્છા વિના ઝાડનું પાન પણ હલતું નથી મારી નિંદા થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે મારા ભગવાન મંગલમય છે મારા ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે આપણી ઈચ્છા અનુસાર બધું થતું નથી એ જ સારું છે માનવની ઈચ્છા અનુસાર બધું થવા લાગે તો અનર્થ થશે માનવના મનમાં ક્યારે અને કેવી ઈચ્છા થશે તે કેવાય નહીં મન પૂર્ણ થતા વાર લાગે આત્માઓ ઘણું કરે છે ભગવાનને કહે છે તમને અર્પણ કરું છું આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી પુણ્યનું ફળ છે સુખ અને સુખ ભોગવતા પાપ થઈ જાય છે અને તેથી સંતો મહાત્માઓ પુણ્ય કૃષ્ણાર્પણ કરે આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી પુણ્યનું ફળ જીવ જયારે સુખ ભોગવે છે ત્યારે જાણતા જાણતા પાપ થઈ જાય છે પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય પાપ ભોગવવું જ પડે છે કોઈ પાપ ભગવાનને અર્પણ કરવા જાય છે તો ભગવાન જલ્દી પાપ દેતા પણ કોઈ સારું કામ કરે તો સરકારને બક્ષિસ આપે છે હાથ જોડીને સરકારને બક્ષિસ પાછું આપે છે મારે લેવું નથી બક્ષિસ પાછું આપી શકાય કોઈએ મોટો ગુનો કર્યો અને સરકાર એને સજા કરે પછી એ ગુનેગાર હાથ જોડીને બોલે કે આ સજા હું સરકારને સમર્પણ કરું અને કે સજા સમર્પણ થતી બક્ષિસે સમર્પણ થઈ શકે સજા સમર્પણ થાય પુણ્ય કૃષ્ણાર્પણ થાય પણ પાપે કૃષ્ણાર્પણ થાય નહીં પાપે ભોગવવું જ પડે છે કેટલાક લોકોનો એવો નિયમ હોય સાયંકાળે ઘેર જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનના દર્શન કરતા હાથ જોડીને ભગવાનને કે છે કાળે વાચા મનસે સવારથી અત્યાર સુધી બજારમાં જે કે કાળું ધોળું કરી તે બધું નારાયણાએ સમર્પણ કર્યા તમને અર્પણ કરું છું ભગવાન કીધું કેવો કઠિયો છે કાયન વાચાનો અર્થ એ છે કાયા વાણી મનથી જે પુણ્ય થયું છે કૃષ્ણાર્થ પુણ્ય પરમાત્માને અર્પણ કરેલો સ્વીકાર ભગવાન કરે છે પાપ કોઈ અર્પણ કરવા જાય તો ભગવાન સારામાં સારું જે હોય તે ભગવાનને અર્પણ કરવું અજ્ઞાનમાં કરેલું પાપ પણ ભોગવવું જ પડે માનવ નો જન્મ દેવ થવા માટે કદાચ તમે દેવ ભલે ન બનો સાવધાન રહેજો કે પશુ નો જન્મ ન મળે જે પશુના જેવું પાપ કરે તે પશુ જાય એટલી ભક્તિ રોવે શ્રીમાન એક શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ વિના જગત દરિદ્રી છે તમારા જીવનમાં કોઈ દુઃખ નો પ્રસંગ આવે ગભરાશો દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે દુઃખ એ તમારા પાપને વાળવા માટે આવ્યું છે દુઃખ એ જેવો દુઃખનો પ્રસંગ આવે ધૈર્ય ધારણ કરો એકાંતમાં બાલકૃષ્ણલાલની પ્રેમથી પૂજા ભોગ ધરો લાલની આરતી ઉતારો અને પછી દરવાજો બંધ કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે પ્રેમથી કીર્તન કરો અને તે કીર્તન કરતા કરતા તમારા ભગવાનને કહેજો કે હું બહુ દુઃખી છું મારી આદશા છે ભગવાન બધું સાંભળે છે ભગવાન ઘણું ઘણું આપે છે ભગવાન જયારે આપે છે ત્યારે મારો તો થાકી જાય ભગવાન ચાર હાથથી આપે છે મારો બે હાથથી કેટલું રહેશે ભગવાન હોય છે પણ કોઈ દિવસ એવું બોલતા નથી કે મેં છે માનવ એવો સ્વભાવ છે